શ્લોક નંબર વન હંડ્રેડ સિક્સટીન નિજાત્માનમ બ્રહ્મરૂપમ <coughs> દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા તો વંચાઈ ગયો તો કે બાકી બાકી હતું થોડુંક બાકી હતું ઠીક આ શ્લોકનું તાત્પર્ય એમ છે કે કોઈને એમ શંકા થાય કે જ્યાં સુધી કર્મનિમિત પ્રકૃતિનો સંબંધ છૂટે છે એટલે કે દેહાદિકનો સંબંધ છે ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપ કેવી રીતે માનવું કેવી રીતે માની શકાય તેનું સમાધાન એ છે કે જો કે જીવાત્મા દેહના ધર્મો ભલે અનુભવતો હોય તો પણ સત્સંગ અને શાસ્ત્રથી વિવેક દ્રષ્ટિ કેળવીને પોતાને ચેતન સ્વરૂપ માને અક્ષર સ્વરૂપ માને હું બાળક છું વૃદ્ધ છું અજ્ઞાની છું દુઃખી છું ઇત્યાદિ તમામ વ્યવહાર લોઢું બાળે છે તેની જેમ ગુણમય પ્રકૃતિના સંસર્ગથી અવિવેકે કરીને જીવે પ્રકૃતિ ધર્મો પોતામાં માની લીધા છે લોઢું બાળે છે ધગી ગયેલું લોઢું હોય તો એમ કે ને લોઢા નડે તો કોને બાળ્યો લોઢે લોઢું નથી બાળતો પણ અગ્નિ જ બાળે છે પણ એને એમ કે લોઢા બાળે તમે કેવડા થયા કેટલા વરણ થયા વીસ વર્ષ વીસ વરણ હતા તમે થયા કે પછી દેહ થયું એમ એટલે લોઢું બાળે છે હકીકતમાં તો લોઢું નથી બાળતું લોઢું થોડું બાળે એમાં રહેલો અગ્નિ બાળે છે પણ માને છે માણસો કે બધા લોઢું બાળે છે એમ મારો હું વીસ વર્ણનો થયો હું પચાસ વર્ણનો સાઠ વર્ણનો થયો એમ પણ એનું શરીર સાઠ વર્ણનું થયું હોય છે પોતે નથી થયો હોતો પોતે તો અનાદિનો છે એને ક્યાં વર્ણની માપ છે એમ હું બાળક છું વૃદ્ધ છું અજ્ઞાની છું દુઃખી છું ઇત્યાદિ તમામ વ્યવહાર હું બહુ હોશિયાર છું એ બધો વ્યવહાર મને બહુ હું ડાયો છું હોશિયાર છું આ બધો વ્યવહાર કોણ છે જીવ હોય તો ડાયો હોય તો બધા સરખા જ હોય બધા જીવ છે પણ બોલો એમ માને કે હું આના કરતાં વધારે ડાયો છું તો તો એનો અર્થ શું થયો જીવ હરખા નથી દેહાભિમાન દેહાભિમાન એનો અર્થ એક કરતા વધારે ડાયું તો દેહાભિમાન જ છે ને જીવ તો બધા હરખા છે ચૈતન્ય છે એટલે એમાં એમાં કઈ ફેરફાર નથી હું વધારે ડાયો છું એટલે દેહાભિમાન અજ્ઞાની છું દુઃખી છું ઇત્યાદિ તમામ વ્યવહાર લોઢું બાળે છે તેની જેમ ગુણમય પ્રકૃતિના સંસર્ગથી અવિવેકે કરીને જીવે પ્રકૃતિ ધર્મો પોતામાં માની લીધા છે તે સંસર્ગ કર્મ નિમિત્તનો છે તે તે સંસર્ગ કર્મ નિમિત્તનો છે ઔપાધિક છે નિત્ય નથી સ્વાભાવિક નથી મારું સહજ સ્વરૂપ તો અલગ જ છે એવું તો જીવ દ્રઢપણે જાણી શકે છે અને દ્રઢપણે માની શકે છે ઇથમભૂત લક્ષણા તૃતીયા તેનાથી જેમ કે અક્ષણાકાણ પાદેન રંજઃ ઇત્યાદિ અક્ષણાકાણ પાદેન ખંજઃ ઇત્યાદિ અર્થાત અક્ષણાહીન કાણ પાદેન હીન ખંજઃ કોઈ વ્યક્તિ એક આંખ રહિત હોય તો તે અંતરથી દ્રઢપણે માને છે કે હું કાણો છું હું કાણો કહેવાઉં હું લંગડો કહેવાઉં તેમ જ્ઞાનેન જ્ઞાનેક ઘનતયા બ્રહ્મ અક્ષરો અહમ એમ માની શકાય છે કોઈને એવી શંકા થાય કે જે સાધ્ય દશામાં જે પ્રાપ્ત થવાનું છે તે અત્યારે સાધન દશામાં કેવી રીતે પ્રાપ્ત થઈ શકે અનુભૂતિનો વિષય કેવી રીતે થઈ શકે તો તેનું સમાધાન એ છે કે જો કે જ્યાં સુધી પ્રકૃતિ સંબંધ છે દેહ સંબંધ છે ત્યાં સુધી જ્ઞાન સંકોચ જરૂર રહેશે તો પણ અને બ્રહ્મરૂપતા સંપત્તિ સમ્યક પ્રાપ્તિ યથાર્થપણે થતી નથી તો પણ તે જ્ઞાન સંકોચ ઔપાધિક છે સ્વતઃ પોતાના સ્વરૂપમાં કોઈ ક્ષતિ પહોંચતી નથી અને તે સ્વરૂપનો આધાર લઈને ફોકસ રાખીને તદ્રુપપણે ચિંતન જરૂર થઈ શકે છે અને દર્શન પણ થઈ શકે છે એવો આ શ્લોકનો અભિપ્રાય છે ઉપાધિ કોને કહેવાય વાસ્તવમાં હોય ને સ્વાભાવિક રીતે પણ અન્ય કારણોસર પ્રાપ્ત થયેલ હોય દૂર થઈ જાય એટલે જે મૂળ સ્વરૂપમાં આવી જાય એમના ઉપાધિ કહેવાય શ્લોક નંબર વન હંડ્રેડ સેવન્ટીન શ્રવ્ય શ્રીમદ ભાગવત દશમ સ્કંદ આદરાત प्रत्यहं वा सकृद्वर्षे वर्षे वाच्योऽथ पण्डितैः અને શ્રીમદ ભાગવતનો જે દશમ સ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો ભક્તિનો ઉન્મેષ થવા માટે તેનું સાધન વિશેષ કહે છે કે હંમેશા પ્રેમરસથી તરબોળ એવો શ્રીમદ ભાગવતના દશમ સ્કંધનું પ્રતિદિન શ્રદ્ધાથી શ્રવણ કરવું જો શ્રદ્ધા ન હોય તો ઈચ્છિત ફળ મળતું નથી અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ તપ્તમ કૃતમ ચ યત પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ શ્રદ્ધા વિના કરેલો હોમ આપેલું દાન તપેલું તપ જે કાંઈ સાધન કર્યું હોય હે પાર્થ તે અસત વ્યર્થ કહેવાય છે તે સાધન મૃત્યુના તે સાધન મનુષ્યના મૃત્યુ પછી કે વર્તમાનમાં કાંઈ જ ફળ આપતું નથી પર પરાયણે કરવું પડે એ અશ્રદ્ધા કહેવાય હરખથી કરતો હોય તો શ્રદ્ધાથી કહેવાય લાવો હું કરી નાખું સામેથી ઝડપી લે તો એ શ્રદ્ધા કહેવાય પરાણે હાપેટમાં આવે કરવું પડે માણસને તો એ અશ્રદ્ધયા દત્તમ હુત્તમ તપમ એનું કાંઈ ફળ નહીં કાંઈ પણ આમાં તો એટલું જ કીધું પણ બીજું બધું જે કાંઈ કરતા હોય એનું કાંઈ ફળ ન મળે પરાયણે કરવું પડે એનું એનું ફળ થોડું હોય ભગવાન ન આપે આ લોકમાં ન મળે પરલોકમાં ન મળે તે દશમ સ્કંદ રોજ સાંભળી શકાય નહીં તો દર વર્ષે એકવાર પણ સાંભળવો અને સંસ્કૃત પાઠ કરી શકે એવા જે વિદ્વાન બુદ્ધિશાળી પંડિત હોય તેમણે યથાશક્તિ દશમનો પાઠ કરવો વાંચવો તેઓ વાંચવો એટલે કોકને સંભળાવો એમ વાંચે ખાલી પોતાને મેળે વાંચ લેવો એમ નહીં પોતાને મેળે વાંચવામાં તો અવલા બધા છે ને પણ એને કોકને સંભળાવો વાંચીએ શકતા બુદ્ધિશાળી પંડિત હોય તેમણે યથાશક્તિ દશમનો પાઠ કરવો વાંચવો તેઓના પ્રતિ આ આજ્ઞા છે કારણ કે તેનાથી બીજાના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થવામાં મદદરૂપ થવાય જો બીજાને કોઈ મદદરૂપ ન થાય તો શું કામ ન તો પછી ઓલા એના કરતા તો ઓલો ઠીક છે એને કઈક બગાડ્યું તો છે ને સત્સંગનું પૈસા પુસ્તકો ટાઈમ ને બધું બગાડ્યું છે ને એટલે એ જો એલાને પાસે ન કાંઈ મદદરૂપ થાય તો શું કામ એટલે એને વાંચવું પણ વાંચીને બીજાને સાંભળાવું જો શક્તિ હોય ને એવું ન કરે તો તેની શક્તિ તેનું જ્ઞાન સર્પ ફણા ઉપર રહેલા મણી જેવું બીજાને ઉદ્વેગ કરનારું શાસ્ત્રમાં ગણાવ્યું છે હરપની ફણા ઉપર મણી પડ્યો હોય તો કિંમતી બહુ હોય પણ ત્યાં કોણ લેવા જાય એને બીક લાગે એટલે હારા ગુણ હોય અને ભેળી ટાયડાઈ હોય તો એ ગુણનો ઉપયોગ કોને આવે કોઈને એને પોતાને એને પોતાની કંઈ આવે તો નહીં એમ એટલે ગુણને વગેરે કરીને ટાયડાઈ હોય છે બધી એ હરપની ફણા ઉપર મણી જેવી કહેવાય પોતાનો મારો ગુણ છે તો હું બરાબર એમ બીજા કોઈ બરાબર નહીં મારા જેવું કોઈ નહીં એની કોઈને કામમાં ન આવે કોઈને મદદરૂપ ન થાય ભીહામાં આવે તો કામમાં આવે કોઈક હાપેટમાં લે તો હાણસામાં લેવાવાળા તો કોઈક હોય નકર ન હોય તો એ બધા તો હરપ પકડવો હોય કે બધા થોડા પકડીએ કે તમે જાઓ છો પકડવા એ કાં શું કરવા નથી જતા શું કરવા નથી જતા અરે પકડવા હાટું શું કરવા નથી જતા તમે કોઈ કોઈ વિચાર નથી કર્યો કે એટલે એ પકડી આવું લાલ તો દોડીને હું પકડી આવું કઈ એમ શું કરવા નથી જતા હે બધા એના હાથમાં શું કરવાનું આવે એકના હાથમાં આવે તો ભીખ લાગતી હોય ભીખ લાગતી હોય લઈને કે આપણે પકડવા જઈને આપણને મારશે તો ફાઈન એટલે એને જતા ને કેમ જ કે એ પકડે છે તો પકડવા જ દો ને હવે નકર હું એ નો એનાથી ન પકડાય તો હું પછી જાઉં હું કરવા નથી જતા એમ બે એટલે બધા થોડા પકડ્યા કે બધાની અને મારી એ દે બોલો તો તમે જેવું તેવું પકડો તો એ તો મારવા જ બેઠો હોય એમ તો બધા હાણસામ લઈએ કે હાણસામ ન લે હાણસામ લે તે પરાયણ કરે તો એમ ફળ નહીં એમ હાણસામ લઈને પરાયણ કરે ત્યારે એનું ફળ ન મળે કાંઈ તો એ શ્રદ્ધા ન કહેવાય શ્રદ્ધાથી શ્રદ્ધયા અશ્રદ્ધયાયત હુતમ તપ્તમ દત્તમ એ બધું નિષ્ફળ છે બધું જે કાંઈ કરેલું હોય એ બધું નિષ્ફળ છે શ્રદ્ધા ન હોય તો નિષ્ફળ પોતાનો હરખ હોય તો સફળ તો કાંઈ થોડું ઘણું અધૂરું કર્યું હોય તો સફળ થાય પર એને કરવું પડે તો એનું ફળ નહીં જો શક્તિ હોય ને એવું ન કરે તો તેની શક્તિ તેનું જ્ઞાન સર્પ ફણા ઉપર રહેલા મણી જેવું બીજાને ઉદ્વેગ કરનારું શાસ્ત્રમાં ગણાવ્યું છે દશમસ્કંધનું શ્રવણ અને કીર્તન વાંચન પઠન ભક્તના બધા જ અનર્થોને સમાવી દે છે અને તેને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે તેમાં ભગવાનની અમાનુષી લીલાઓ ગવાયેલી છે જેમાં પોતાના આશ્રિતો ગોપ ગોપીઓને પરમ પ્રેમ ગોપ ગોપીઓનો પરમ પ્રેમ વર્ણવાયો છે તેમાં ભગવાને વિદ્યા વૃત્તાદિ કોઈ વિશેષતાનો ખ્યાલ કર્યા સિવાય કેવળ કૃપા પ્રેમરસ વરસાવ્યો છે તેવા પ્રેમરસયુક્ત વૃત્તાંતો પ્રતિદિન સાંભળે ગાય તો કોના હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ ઉદય ન થાય તમામને ભગવાનમાં પ્રેમ ઉદય થાય છે ભણ્યા ન હોય તો એને મહારાજની લીલા સાંભળવી પણ વર્ષમાં વાર સાંભળવી પૂરી માટે તો તેને ભક્તિશાસ્ત્ર હું એક પાનું વાંચી લઉં છું દરરોજ એમ નહીં હું એક પાનું તમે ઓલા લખો છો ને કે હું એક પાનું વાંચ્યું મેં આજે તમે લખો જ કરો લખતા કે એક પાનું વાંચ્યું એમ એક પાનું વાંચી લીધે એમ નહીં આખી મહારાજની એક વર્ષમાં તો સાંભળી લેવી જોઈએ કા ભાગવત સાંભળવું એટલે આખું શ્રી કૃષ્ણ ભગવાનનું આખું સાંભળી લીધું એટલે બરોબરે મહારાજની લીલા જેમાં આપી હોય ભક્ત તામણીમાં કે સત્સંગી જીવનમાં કે બીજે ક્યાંય તો એ આખો પાઠ કરવાનો એક એક પાન હું દરરોજ વાંચું છું અને પાછું નોટમાં લખું છું એક પાનું મુગટ સ્વામીનું ચરિત્ર એક વાંચું છું કે એમણે હમણાં એમ લખે છે ને બધા બીજા પુરાણો કરતા તેની મહત્તા બતાવવા માટે તો તેમને શ્રીમદ એવું વિશેષણ આપવામાં આવ્યું છે વેદોના હાર્દને અભિવ્યક્ત કરવા માટે વ્યાસજી પ્રગટ થયા હતા તેમનો અવતાર હતો તેમને વેદોના ચાર વિભાગ કર્યા તેના અર્થને ઉપબૃહણ એટલે કે વધારે સ્પષ્ટીકરણ અને વિસ્તાર કરવા માટે સત્તર પુરાણ રચ્યા ભારત જેવો ઇતિહાસ બનાવ્યો તો પણ વ્યાસજીના હૃદયમાં જીવોના કલ્યાણ માટે તુષ્ટિ ન થઈ પરિતોષ ન થયો અને તેની તેથી શાંતિ પણ ન થઈ ત્યારે દિન ઉપર કૃપા વરસાવનારા વ્યાસજીએ તમામ જીવોનું આત્યંતિક કલ્યાણ ઈચ્છતા એવા વ્યાસજીએ નારદજીના સંવાદથી એકાંતિક ભક્તિનું નિરૂપણ કરતું ભાગવતની સમાધિ પ્રણિધાનથી રચના કરી અને જન્મથી યોગ જન્મથી યોગી એવા પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું તેથી તે જીવના હૃદયમાં પરમાત્માની અલૌકિક ભક્તિનું સિંચન કરનારું છે તેમાં પણ દશમ સ્કંદમાં ભક્તિરસનું અતિ પૌષ્કલ્ય રેલમછેલ છે તે જીવના હૃદયમાં પ્રેમપૂર્વક સેવન કરવાથી ભક્તિનો ઉન્મેષ કરનારું થાય છે તે ભાગવતમાં જ કહ્યું છે કે ઇથમ પરસ્ય નિજ વર્તમાં રિરક્ષયાંત રિરક્ષયાત લીલાતનોસ્તદનરૂપ વિડંબનાની કર્માણી કર્મ કષણાની તદુત્તમસ્ય શ્રૂયાદ શ્રૂયાદમુષ્યબ શ્રૂયાદમુષ્યપદયોર અનુવૃત્તિમિચ્છન મર્ત્યસ તયાનું સવ મેધિતયા મુકુંદ શ્રીમદ કથા શ્રવણ કીર્તન ચિંતયેતી તદ્ધામ દુસ્તર કૃતાંત જવાપ વર્ગમ ગ્રામાત વનમ ક્ષિતિભુજોપી યયુર યયુર્યદ યદર્થા જે ભગવાનની ચરણ સેવા પરમાત્મા સ્વરૂપનું અનુસરણ કરવા ચાહતો હોય તેને પોતે ભગવાને સ્થાપેલા સદ્ધર્મની રક્ષા માટે સ્વીકારેલી છે લીલા મૂર્તિ જેણે એવા યદુશ્રેષ્ઠ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ અનેક પ્રકારના કર્મોનો નાશ કરનારા કર્મોને પચાવી નાખનારા ચરિત્રોને આ ગ્રંથથી સાંભળવા જ્યારે મુકુંદ ભગવાનની કલ્યાણમય કથાઓનું શ્રવણ કીર્તન અને ચિંતન નિરંતર થતું રહે છે ત્યારે ભક્તના હૃદયમાં તેમની ભક્તિની અભિવૃદ્ધિ થાય છે અને તે ભક્તિના પ્રતાપે જ્યાં દુસ્તર કાળની પણ ગતિ નથી આવા ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે જે ધામની પ્રાપ્તિ માટે અનેક રાજાઓએ રાજ્યપાટનો ત્યાગ કરી તપસ્યા માટે વનવાસ કર્યો હતો અશેષ સત્સંગ જીવનનો પાઠ કર્યો છે કે નહીં તમે કેદી કર્યો હાજર કરી નાખ્યો દાદી તો પરાયણે થયો કેવાય હે એ તો પરાયણ થયો કહેવાય ને કે નહીં પરાયણ નહોતો કરવાનો થઈ ગયો એમ તમે કર્યો છે કે નહીં કોઈ દી હે ક્યારે ભણ્યા ત્યારે હા ઠીક એ તો પરાયણે થઈ ગયો ને હે તો અશ્રદ્ધા આકૃતમ કૃતમ દત્તમ બધું નષ્ટ થઈ ગયું એમ તમે કર્યો છે કે નહીં કોઈ દી લીલા કથા રસ નિષેવણમ સ્યાતે લીલા કથા એના રસ ને પીવાનો ભગવાનની લીલાના રસ ને પીવાનો તો એને પુષ્ટિ થાય એમ આ પાઠ કરી નાખ્યો તો એમ કે રૂટિંગનો પાઠ કરી નાખ્યો છે એમ કે કાનૂની કથા આપણે સાંભળી જ છીએ ને એ ઓલું તમે પાઠ કર્યો એ તો કયો કહેવાય કાનૂની પાઠ કહેવાય એમાંથી એક એક સટકી એકાદા સટકી એકી એમ નહોતા તો એમાં વચ્ચે કેટલાય દિગ્યાપ માર્યો હશે ને કે નહીં માર્યો હોય અખંડ સાંભળ્યો તો એમ કેટલા દિગ્યાપ માર્યો તો હા ચલો અશેષ અશેષ સમમ વિધત્તે ગુણાનુવાદ મુરારે હે ભગવાન મુરારીના ગુણ લીલાઓનું શ્રવણ બધી જ જાતના ક્લેશોને નષ્ટ કરે છે તમને કેટલો રહ આવ્યો એમાં એમ સત્સંગ જીવનમાં કઈ રહ આવ્યો બધી તમને કઈ આવ્યો સ્વામીજીને સત્સંગ જીવન વાંચ્યું છે પહેલાં વાંચ્યું છે હે સાંભળ્યું છે ખાલી ઠીક એ તો સાંભળ્યું હોય તો કઈ વાંધો નહીં નગર સાધુ ત્યાં પહેલાં વાંચ્યું છે પછી નથી રહ સાધુ ત્યાં પહેલા રહ હતો હવે નથી સદગુણ સામે ને એને તો પહેલા તો નહીં હોય કઈ એ તો બહુ વહેલા હતા એટલે પહેલા ન હોય તેમ તમે વાંચ્યો છે કે નહીં કોઈ દી સત્સંગી જીવન હાવ લ્યો હે ક્યારે પાઠમાં બેઠા હતા ક્યાં ભણતા તેથી એ તો ગેપ વિનાનો ન હોય ને હે એમાં કેટલા ડૂમમાં મારી દેતા છે હે ભક્ત ચિંતામણી નો એ કેરી કરે કેદી કરી નાખ્યો ચાતુર્માસ ઠીક તમે પુરસ્ચરણ ક્યારે કર્યું એ તો છોકરા કે તમે હે ઠીક પિથામી તમે ભગત નંદામણી કેવી છે ભાળી કે દે હે હે બીઆરસીમાં ઠીક તો બીઆરસીમાં એ તો ફળી બીઆરસી લઈ ગયું છે તમે પાઠ કર્યો કે દી કેદી પહેલા ગુરુકુળમાં આવ્યા પહેલા હમણાં કે ક્યારે ત્યાં મંદિરમાં હતા તઈ તો હે હમણાં આ ચાતુર્માસમાં તો ક્યારે આ નોટમાં તો ન લખ્યું હે પહેલાના ચાતુર્માસ નોટ નહોતી તે દેના ચાતુર્માસ તમે કર્યો કે દી ચાતુર્માસમાં કર્યો તો ઠીક તે તો બધા કરે જ છે હાલો થવા દો પાઠ તો કરે જ છે વાંધો નહીં હાલો ભગવાન મુરારીના ગુણ લીલાઓનું શ્રવણ બધી જ જાતના ક્લેશોને નષ્ટ કરે છે શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન યદ્યંત હૃદયંતસ્થો હૃદયંતરાણી વિધુનોતી હૃદયંતસ્થો ય ભદ્રાણી વિધુનોતી સુરત સતામ જેની શ્રવણ અને કીર્તન ભક્તિ પુણ્યરૂપ છે આવા શ્રીકૃષ્ણ ભગવાન પોતે જે ભક્તો પોતાની કથા સાંભળે તેના હૃદયમાં વસીને રહે છે અને પવિત્ર પવિત્ર મનવાળા તે ભક્તોના સમગ્ર અમંગળોને વિનાશ કરે છે ય એતદ દેવ દેવસ્ય વિષ્ણો કર્માણી જન્મ ચ કીર્તયે શ્રદ્ધયા મર્ત્ય સર્વ પાપે પ્રમુચ્યતે દેવાધિદેવ વિષ્ણુ ભગવાનના ચરિત્રોનું અને અવતારોનું જે શ્રદ્ધાથી સંકીર્તન કરે છે તે બધી જાતના પાપોથી મુક્ત થઈ જાય છે સંકીર્ત્ય માનો ભગવાન અનંત ભગવાન અનંત ભગવાન અનંત ભાવો વ્યસનમ હિ પુંસામ પ્રવિશ્ય ચિત્તમ વિધુનોત્ય શેષમ યથા તમોર કોપ યથા તમોર તમોર્કો યથા તમોર્કો ભ્રમિવાત ભ્રમિવાતી વાત અપાર મહિમા સંપન્ન ભગવાન શ્રીકૃષ્ણની સંકીર્તન અને શ્રવણ ભક્તિ કરવામાં આવે તો તે ભગવાન તે ભક્તના હૃદયમાં આવીને વસે છે અને સૂર્ય જેમ અંધારાનો નાશ કરે છે કે પવન જેમ વાદળોને વીંખી નાખે છે તેમ તેના બધા જ દુઃખોનો વિનાશ કરી દે છે હું કીધું હું કીધું જે ભગવાનનું કીર્તન કરે ભજન કીર્તન સંકીર્તન તો ભગવાન એના બધા દુઃખોનો વિનાશ કરી નાખે છે પવન જેમ વાદળોને વેખી નાખે એમ તેમ પેલો મરતો મરતો પવન જતો હોય તો વાદળ વેખાય કા મરતો મરતો એવો પવન હાલ્યો આવતો તો એ વાદળા વેખી નાખે હે કા શું સ્વેટર બોલાવતો હે કેવો પવન વાદળાને ભેગે ભીસાબીજી કેવો પવન વાદળાને એટલે આમાં શું આપણે શું સમજવાનું વાવાઝોડું કરવું હે સદગુણ સાહેબ શું સમજવું વાવાઝોડું કરવું કે શું કરવું હે કેમ હું તો કઈ સમજો નહીં એ તો કોઈ પણ દિશામાંથી તો આવતો જ હોય ને તો તમે શું કહો છો એક જ દિશા ને આમથી આમ ને આમથી આમ એમ નહીં તો ઉલાળે તો ખરો જ ને આમ કરીને આમ ઘુમરી મારે તો વાદળા ન ઉલાળે કા ભેગા કરીને વીખી તો નાખે ને ક્યાં હોય નથી ખસેડવાની જ વાત છે એ પછી કઈ ન્યાન્ય થોડા જ ન્યાય રાખે પવન કઈ ન્યાય થોડો બેઠો રહે તો એ તો ઘૂમરી મારે ને ઉલાડે ત્યાંથી ત્યાંથી બોલે પણ ઉલાડે ત્યાંથી બોલે પણ ઉલાડે તો આપણે શું સમજવું વાવાઝોડાની ભક્તિ કરવી કેવી રીતે એ શું કરવું વાવાઝોડાની ભક્તિ કરવાની એમ પોતાના હૃદયમાં વાવાઝોડું થવું જોઈએ ને ભક્તિનું એમ તો થાય તો વાદળા ઉલ્લે તો વાદળા ઉલ્લે ને નહીં તો કેમ એમને થોડા વાદળા ઉલ્લે બસ અપાર મહિમા સંપન્ન ભગવાન શ્રી કૃષ્ણની સંકીર્તન અને શ્રવણ ભક્તિ કરવામાં આવે તો તે ભગવાન તે ભક્તના હૃદયમાં આવીને વસે છે અને સૂર્ય જેમ અંધારાનો નાશ કરે છે કે પવન જેમ વાદળાને વીખી નાખે છે તેમ તેના બધા જ દુઃખોનો વિનાશ કરી દે છે આ કરતાં પણ વિશેષ વિગત શ્રી ભાગવત મહાત્મ્યથી જાણી લેવી શ્લોક નંબર વન હંડ્રેડ એઇટીન કારણીયા પુરશ્ચર્યા પુણ્યસ્થાનેશ્ય શક્તિતઃ વિષ્ણુનામ સહસ્રાદેશ ચાપી કાર્યેપ્સિત પ્રદા અને એ જે દશમ સ્કંધ તેનું પુરસ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળી વિષ્ણુ સહસ્ત્રનામ આદિક જે સત્શાસ્ત્ર તેનું પુરસ્ચરણ પણ પોતાની સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું તે પુરસ્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે જીવનચર્યાનો નિત્યપણે પઠન શ્રવણ એક ભાગ બની જાય તો મુમુક્ષુના હૃદયમાં ભક્તિ ઉદિત કરનારો બની રહે છે અને કદાચ સકામ ભાવના હોય તો પણ તે આનો પાઠ જ પૂરી કરનારો પણ બની શકે છે આનો પાઠ જ પૂરી કરનારો પણ બની શકે છે તેને માટે આ શ્લોકમાં બતાવે છે કે જો કાંઈ લૌકિક ઈચ્છા કામના હોય તો પણ ભાગવત ચરિત્રોનું ભગવત ચરિત્રોનું વર્ણન કરતા આવા ગ્રંથોનું પુરસ્ચરણ સમગ્ર કામનાઓ પૂરી કરનારું થાય છે ભગવાનનું મંદિર આદિ પુણ્યકારી પવિત્ર સ્થાનમાં પોતાના મનોવાંછિત ફળને આપનારું શ્રીમદ ભાગવત દશમ સ્કંધના એકસો ને આઠ પારાયણ કરાવવાનું પુરસ્ચરણ પારાયણ એકસો ને આઠ પારાયણ કરાવવાનું પુરસ્ચરણ યથાશક્તિ બ્રાહ્મણો દ્વારા કરાવવું અહીં પુણ્યસ્થાનક આવો શબ્દ છે પુણ્યસ્થાનકનું સ્વરૂપ નારદજીએ કહ્યું છે કે સવે પુણ્યતમો દેશ સત્પાત્રમ યત્ર લભ્યતે બિંબમ ભગવતો યત્ર સર્વમેતત ચરાચરમ યત્ર ગંગાદયો નદ્ય અત્યંત પવિત્ર સ્થાનક દેશ તે છે જ્યાં સત્પાત્ર મળે છે જેમાં આ સ્થાવર જંગમાત્મક વિશ્વ વસીને રહ્યું છે આવા ભગવાનની મૂર્તિ જ્યાં બિરાજમાન હોય અને જ્યાં ગંગા આદિ નદીઓ હોય તે સ્થાન પવિત્ર છે આ બધા નોખા નોખા પવિત્ર સ્થાન કહેવાય કાં તો બહુ અતિ ઉત્તમ સત્પાત્ર હોય ભગવાનના ભગત રહેતા હોય તો એ સત્પાત્ર ઓલું સત્ર ઓલું પુણ્ય દેશ કહેવાય કા ભગવાનની પ્રતિમા એટલે ભગવાનનું મંદિર હોય તો એ પુણ્ય દેશ કહેવાય અથવા તો ગંગાદેવી મોટી નદીઓ હોય તો એ પુણ્ય દેશ કહેવાય ન્યા કરવું અહીં મૂળમાં યથાશક્તિ પોતાના સામર્થ્ય પ્રમાણે આવો શબ્દ છે તેનો ભાવાર્થ એવો છે કે પોતાની શક્તિ પ્રમાણે એટલે ઓછી વધારે શક્તિ દક્ષિણા દાન આદિની વિચારીને તે પ્રમાણે કરાવવું એવું તારતમ્ય છે પણ પારાયણની ન્યૂનતામાં તારતમ્ય નથી યથાશક્તિ કે મારે તો પુરસ્ચરણ કરાવવું છે હું એકસો ને દહ પાઠ નહીં કરું આઠ નહીં કરું હું તો પચાસ જ કરે યા તો પુરસ્ચરણ ન થાય યથાશક્તિ એટલે દાન દક્ષિણામાં યથાશક્તિ હાલે પાઠમાં યથાશક્તિ ન હાલે પાઠ તો પૂરા કરવાના દાન દક્ષિણા હોય પાંચ બ્રાહ્મણને જમાડતા હોય તો બે ને જમાડે એટલું એમાં યથાશક્તિ સમજવા પુરસ્ચરણ માટે પાઠ કે જપ સંખ્યા શાસ્ત્રમાં નિશ્ચિત થયેલ હોય તેમાં ન્યૂનાધિક કરી શકાતું નથી અને મૂળમાં કારણીયા કરાવવું તે શબ્દનું એવું તાત્પર્ય છે કે યથાધિકાર પોતે કરવું અથવા કરાવવું જો પાઠમાં પોતાનો અધિકાર હોય તો પોતે પણ કરી શકાય છે અને કરાવી પણ શકે છે જો પોતાનો અધિકાર ન હોય તો બીજા પાસે બ્રાહ્મણો પાસે કરાવી શકે છે તેવી રીતે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પણ પુરસ્ચરણ કરવું કરાવવું આદિ શબ્દથી શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા સત્સંગી જીવન ભક્તચિંતામણી ચિંતામણી અને શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનું તથા સ્વામિનારાયણ મહામંત્રનું પણ યથાવિધિ પુરસ્ચરણ કરવું દસમસ્કંદ આદિના પુરસ્ચરણનો વિધિ તો વિધાન નિધાન નામે ગ્રંથથી વિસ્તાર સાથે જાણી લેવો અહીં ગ્રંથ વિસ્તાર ભયથી વિવેચન નથી કર્યું દસમ પાઠનું ફળ તો શૌનકૃષિએ કહ્યું છે કે દસમ માત્રસ્ય સકૃદા સકૃદા વર્તનાદપી દ્વિજ પ્રાપ્નોતિ સુકૃતમ વેદપારાયણોદ્ભવમ એકલા દસમ સ્કંધનો એકવાર પાઠ કરવામાં આવે તો તે પારાયણ કરનારા દ્વિજને વેદોના પારાયણનું ફળ મળે છે તે અહીં સમજી લેવું શ્લોક નંબર વન હંડ્રેડ નાઇન્ટીન દેવ્યામાપદિ કષ્ટાયા मानुष्यां वा गदादिशो यथा स्वपररक्षा स्यात् તથા વૃત્યમ ન ચાન્યથા અને કષ્ટને દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તાવવું એકસો અઢારમાં શ્લોકમાં બતાવવામાં આવ્યું કે પોતાની શક્તિ પ્રમાણે શક્તિતઃ એમ કહ્યું છે તેમાં શંકા કરવામાં આવે છે કે શક્તિ પ્રમાણે એમ જ શા માટે કહેવામાં આવ્યું કારણ કે જે વાંછિત ફળ મેળવવાનું હોય તેને માટે જે સાધન બતાવ્યું હોય તે સાધન તે પ્રમાણે જ કરવું જોઈએ થવું જોઈએ અને અશક્ત હોય તો તે સાધનથી નિવૃત્ત થઈ જવું જોઈએ અર્થાત તે ફળની આશા છોડી દેવી જોઈએ સાધકની શક્તિ પ્રમાણે સાધનો ફરી ન જાય ફળ બદલે તો સાધનો બદલે પણ શક્ત વ્યક્તિને આટલું સાધન કરે તો તે ફળ મળે અને અશક્ત તેનાથી ઓછું સાધન કરે તો પણ તેવું જ ફળ મળે એવું તો ન હોવું જોઈએ તે જ ફળ જોઈતું હોય તો તે સાધન અવશ્ય કરવું જોઈએ તેમાં અશક્તિ હોય તો તે ફળથી અને સાધનથી નિવૃત્ત થઈ જવું જોઈએ જો સાધન સંક્ષેપ કરે તો તે સાધનનો અંગલોપ થાય ને સાધનમાં વિકળતા આવી જાય આવું આવી શંકાનું સમાધાન એ છે કે તેવા શું છે શક્તિ પ્રમાણ કરવાનું કીધું આગળ તો હકીકતમાં તો જેટલું ફળ હોય એ પ્રમાણેનું સાધન કરવું પડે જો ન કરે તો એને ફળ ઓછું મળે અથવા તો એને શક્તિ ન હોય તો દૂર થઈ જવું જોઈએ દૂર થઈ જવું જોઈએ એટલે કે શું કરવું એટલે પુરસ્ચરણ કરતા હોય પુરસ્ચરણ કરતા હોય નથી આગું વ્યો જાવ એટલે ફળની આશા છોડી દેવી જોઈએ ફળની આશા છોડી દેવી ન કરવું એ પોતે જો પૂરું ન કરીએ કે એમ હોય તો ન કરવું બીજું કરવું હળવું એવું કરવું આવી શંકાનું સમાધાન એ છે કે તે વાત સાચી છે અને કેટલાક ધર્મો પણ એવા જ છે કે તેમાં સાધન સંકોચ ચાલતો નથી પરંતુ તમામ ધર્મો કે વિધિ તેવા પ્રકારના નથી હોતા કેટલાક ધર્મો વિધાનો એવા છે કે સશક્ત પાસેથી દ્રવ્યાદિ ગૌરવની અપેક્ષા રાખે છે તે અશક્તની પાસેથી તેટલી જ અપેક્ષા નથી રાખતા તેમાં શક્તિને અનુસારે સાધન શાસ્ત્રોમાં બતાવેલા છે તો પણ ફળ સમાનતા બતાવી છે પ્રાયશ્ચિત વગેરે ધર્મો એવા છે માટે આપતકાળના ધર્મો અલગ છે અને અનાપતકાળના ધર્મો જુદા હોય છે પ્રાયશ્ચિતમાં એવું હોય કે જો સશક્ત હોય તો એને પૂરેપૂરું પૂરેપૂરું કરવું અશક્ત હોય તો જેટલી શક્તિ થોડું ઓછું હોય તો કરે તો એને ફળ પૂરું મળે એમ એસી વર્ષના ઉપર હોય ને ઉપવાસ ન કરે ને ફળાહાર કરે તોય ઓલો ફળાર જુવાન હોય ને એને ફળા ઓલું ઉપવાસ કરે તો એને બેન હરકું જ ફળ મળે તો સાધન હોય એટલે બધું આને કરે તો જ એટલું ફળ મળે એવું નહીં પ્રાયશ્ચિત આચાર વ્યવહાર વગેરે ધર્મો એવા છે માટે આપતકાળના ધર્મો અલગ છે અને અનાપતકાળના ધર્મો જુદા હોય છે બહુ ધનવાન હોય તો એ એક લાખ રૂપિયાનું દાન કરે અને હાવ ગરીબ હોય અને એને આજીવિકાના સાચા હોય તો એ થોડુંક દાન કરે તો બેન હરખું જ ફળ મળે ભગવાન આપે મહારાજ કે આ દુબળી ભટ્ટ એક ચાર આના આપ્યા છે તો એ અમારું મંદિર પૂરા થઈ ગયા અને બીજા બધા લાખો રૂપિયા દાન કરતા હોય તો એને બેન હરખું ફળ મળે માટે આપતકાળના ધર્મો અલગ છે અને અનાપતકાળના ધર્મો જુદા હોય છે બધા સમયમાં અને તમામ તમામ વ્યક્તિ પાસે એક જ અપેક્ષા ધર્મ રાખતો નથી તે વાત આ શ્લોકમાં કહેવામાં આવે છે દુઃખરૂપ દેવ સંબંધી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ગામનું સળગી જવું વગેરે મનુષ્ય સંબંધી આપત્તિ જેવી કે રાજા તેનો પરિવાર પોતાના શત્રુ દાયાદ એટલે કે મજિયારાનો હિસ્સેદાર કે કોઈપણ જાતનો લેણિયાત આવા કોઈપણ મનુષ્યથી આવી પડતી આપત્તિ અને રાષ્ટ્ર વિપ્લવ હુલ્લડ આતંક વગેરે તથા બીમારી કે શસ્ત્રનો ઘા વાગવો વગેરે વગેરે આપત્તિ એક્સિડન્ટ વગેરે આપત્તિ આવા બધા દુઃખના પ્રસંગોએ પોતાના અને બીજાના પણ દેહ આદિનું રક્ષણ થાય તેવો ઉપાય કરવો પોતાને કે બીજાને નુકસાન થાય તેવું વર્તન ન કરવું મહાભારતના મોક્ષ ધર્મમાં કહ્યું છે કે અન્યો ધર્મ સમસ સમસ્થસ્ય વિષમસ્થસ્ય ચાપર બધી રીતે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારનો આચાર ધર્મ બીજા કરતા જુદો હોય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારનો આચાર ધર્મ જુદો હોય છે રાજધર્મમાં પણ કહ્યું છે કે અન્યો ધર્મ સમર્થનાનામ સમર્થાનામ સમર્થાનામ માપસ્ત્વન્યશ્ચ ભારત હે ભારત શક્તિશાળીઓનો આચાર ધર્મ અલગ હોય છે અને આપાતકાળમાં આપતકાળમાં આચાર ધર્મ અલગ હોય છે આવા હેતુથી જ ભગવાનની ભક્તિ કરવામાં અનુકૂળ ગણાતા મનુષ્ય શરીરનું આપતકાળમાં રક્ષણ કરવું અને તેટલા માટે જ આપતકાળમાં પરધર્મનું આચરણ કરવાની પણ અનુજ્ઞા સંમતિ શાસ્ત્રોએ આપી છે તે ભાગવતમાં કહ્યું છે કે સિદન વિપ્રો વણિક વણિકવૃત્યા પણ્યે રેવા પદમ તરેત ખડગેન વા પદાક્રાંતો ન સ્વવૃત્યા કદાચન બ્રાહ્મણ પોતાની શાસ્ત્રોક્ત આજીવિકાથી હેરાન થતો હોય તો તેણે વૈશ્યની વેપાર વૃત્તિથી આપત્તિ ઓળંગવી જીવન ચલાવવું વધારે આપત્તિ આવી પડે તો ક્ષત્રિયની પ્રવૃત્તિ તલવારધારી થઈને જીવવું પણ નીચ વૃત્તિ શ્વાનવૃત્તિ કહે છે તેનાથી ન જીવવું વશિષ્ઠે કહ્યું છે કે આત્મા નોવા પરસ્યાપી કાર્યમ રક્ષણમાપ કાર્યમ રક્ષણામાપદઃ પરધર્મ નૃતાસ્પૃશ્ય સ્પર્શાદ્યે રપી પ જ્યારે આપતકાળ આવી પડે ત્યારે હેરાજન પરધર્મ ગ્રહણ કરીને ખોટું બોલીને અથવા અસ્પૃશ્ય વસ્તુ કે વ્યક્તિનો સ્પર્શ કરીને પણ પોતાનું અને બીજાનું આપત્તિ થકી રક્ષણ કરવું પ્રાણ રક્ષા કરવી ખોટું બોલીને પણ પ્રાણ રક્ષા કરવી આ બધાનો આ બાબતનો વિસ્તાર મિતાક્ષરાથી જાણી લેવો શ્લોક નંબર વન હંડ્રેડ ટ્વેન્ટી દેશ વયો વિત્ત જાતિ શક્તિ શક્ત્યનુસારત આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતમ ચાવધાર્યતામ અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણવાના તે જે તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા પ્રાતકાલીન સ્નાન આદિ આચાર કરજ લેવું દેવું વગેરે વ્યવહાર અને પ્રાયશ્ચિત આ ત્રણ દેશ કાળ ઉંમર ધન સંપત્તિ જાતિ અને શક્તિને અનુસરીને કર્તવ્ય નિર્ણય લેવો તેમાં દેશમાં કંઈ ઉપદ્રવ તો નથી ને તે વિચારવું કાળ વસ્તુઓ સુલભ છે ને દુર્ભિક્ષ તો નથી ને તે જોવું ઉંમર બાળક યુવાન વૃદ્ધાદિકને જાણવા વિત્ત એટલે ધન સંપત્તિ કેટલી છે તે દેખવું જાતિ બ્રાહ્મણ વગેરે જાણવા શક્તિ વ્યક્તિનું શરીરબળ કેવું છે તેનું ધ્યાન આપવું ધર્મશાસ્ત્રમાં તો અનેક પ્રકારના દેશકાળ આદિને અનુસરીને આચાર વ્યવહારના અને પ્રાયશ્ચિતના નિર્ણયમાં ઘણા જ પક્ષો વિકલ્પો દેખાય છે જેમ કે કાત્યાયન સૂત્રોના ઉપર હરિહર ભાષ્ય લખાયું છે તેના આહનિક પ્રકરણમાં સ્નાનવિધિ કહ્યો છે તેમાં સ્નાન દસ પ્રકારનું કહ્યું છે નદી આદિ નદી આદિના જળથી સ્નાન કરવું તે મુખ્ય વારુણ સ્નાન કહ્યું છે બીજું જળથી સ્નાન થઈ શકે તેમ ન હોય ત્યારે પવિત્ર ભસ્મ આખા શરીરે લગાવવી તેને આગ્નેય સ્નાન કહ્યું છે ત્રીજું ગાયોની ખરીઓથી ઉડતી ધૂળને શરીર ઉપર ઝીલવી તેને વાયવ્ય સ્નાન ગણ્યું છે ચોથું દ્રુપદાદી મંત્ર બોલીને ડાભના છોડાઓને આગળ રાખીને જળથી અભિષેક કરાય તેને માંત્ર સ્નાન કહેવાય છે પાંચમું ભીના કપડાથી આખા શરીરને આખા શરીરને સ્વચ્છ કરવું તે કાપિલ સ્નાન કહે છે છઠ્ઠું આપો હિષ્ઠા એ મંત્રથી માર્જન કરવું તે બ્રાહ્મ સ્નાન છે સાતમું તીર્થની માટીને શરીર ઉપર લગાવવી તે પાર્થિવ સ્નાન છે આઠમું સૂર્યનો તડકો હોય અને વખતે વરસાદ વરસે તેનાથી સ્નાન કરવું તે દિવ્ય સ્નાન છે નવમું મનમાં શ્રી વાસુદેવ ભગવાનનું ચિંતન કરવું તે માનસ સ્નાન છે દસમું શંખમાં ભરેલ વિષ્ણુચરણ જળથી જે સ્નાન કરવું તે વૈષ્ણવ સ્નાન છે આ બધા સ્નાન દેશકાળાદિકને અનુસારે યથાસંભવ કહ્યા છે એમ જાણવું આ પ્રમાણે જ સંધ્યા વંદનાદિક સમગ્ર આચારોમાં નિર્ણય સમજવો તેમજ વ્યવહાર પ્રકરણમાં પણ વિચારવું તે ભાસ્કરીય વ્યવહારમયુખમાં બૃહસ્પતિએ કહ્યું છે કેવલમ શાસ્ત્રમાશ્રિત્ય ન કર્તવ્યો હિ નિર્ણય દેશ જાતિ કુલાચારાન પ્રાચીનાન પાલયેત નૃપહ રાજાએ દેશ જાતિ અને કોળના પ્રાચીન આચારોનું પાલન કરવું એકમાત્ર શાસ્ત્રનો જ આધાર લઈને નિર્ણય કરવો નહીં આ રીતે જ પ્રાયશ્ચિતના નિર્ણય વખતે પણ દેશ કાળ જાતિ અને કોળના પ્રાચીન આચારોનું પાલન કરવું તે વૃદ્ધ પરાશરે કહ્યું છે કે સ્ત્રીણામ ચ બાલ વૃદ્ધાનામ ક્ષીણાનામ કુશરીરીણામ ઉપવાસાદ્ય શક્તાનામ કર્તવ્યો અનુગ્રહશ્ચ તે જ્ઞાત્વા દેશમ ચ કાલમ ચ વય સામર્થ્યમ એવ ચ કર્તવ્યો અનુગ્રહ સદ્ભિર મુનિભિ પરિકીર્તિત સ્ત્રીઓ બાળકો વૃદ્ધો ગરીબો ધનથી ક્ષીણ થયેલા અને જેનું શરીર સારું ન હોય ઉપવાસ આદિ કરી શકે તેમ ન હોય તો તેના ઉપર અનુગ્રહ દયાભાવ કરવો તે પણ દેશ કાળ ઉંમર સામર્થ્ય આ બધાને જાણી સમજીને અનુગ્રહ કરવો એમ સંત મહાપુરુષોએ કહ્યું છે અન્ય કૃતયુગે ધર્માસ ત્રેતાયામ દ્વાપરે પરે અન્ય કલિયુગે નૃણામ યુગહ્રાસાનું યુગહ્રાસાનું રૂપત કૃતે તું માનવા ધર્માસ ત્રેતાયામ ગૌતમોદિતા દ્વાપરે શંખ લિખિતા કલો પરાશરાહ સ્મૃતાહ યુગના હ્રાસ પ્રમાણે મનુષ્યોના ધર્મો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ પ્રત્યેક યુગમાં જુદા જુદા હોય છે આવું સ્મૃતિવાક્ય કહેવાય છે કે મનુ મહારાજે લખેલી સ્મૃતિના ધર્મ સતયુગમાં પાળવા ગૌતમ સ્મૃતિમાં કહેલા ધર્મ ત્રેતાયુગમાં પાળવા શંખ અને લિખિત મુનિની સ્મૃતિમાં કહેલા ધર્મ દ્વાપરમાં પાળવા અને પરાશર સ્મૃતિમાં કહેલા ધર્મ કળિયુગમાં પાળવા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહ્યું છે કે દેશમ કાલમ વયશક્તિમ પાપમ ચાવેક્ષ્ય યત્નત પ્રાયશ્ચિતમ પ્રકલ્પ્યમ સ્યાત યત્ર ચોકતા ન નિષ્કૃતિ જે બાબતમાં અમે પ્રાયશ્ચિત ન કહ્યું હોય ત્યાં દેશ કાળ ઉંમર સામર્થ્ય અને પાપને જાણીને પ્રાયશ્ચિતની કલ્પના કરવી અર્થાત પ્રાયશ્ચિત નક્કી કરવું અહીંયા પંડિત વિજ્ઞાનેશ્વરે મિતાક્ષરામાં કહ્યું છે કે યદુક્તમ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત જાતમ જે અનેક પ્રાયશ્ચિત કહ્યા અને હવે કહેવાશે તેમાં દેશકાળાદિકને જોઈ વિચારીને જ તે પ્રાયશ્ચિત આપવું કે જે રીતે પ્રાયશ્ચિત કરનારાનું જ મરણ ન થાય જો જોવા વિચારવામાં ન આવે તો મુખ્યના પ્રાયશ્ચિત કરનારાના પ્રાણનો પ્રાણ જવાનો જ પ્રસંગ આવે આગળ કહેશે કે દિવસે વાયુ ભક્ષણ કરીને ઊભો રહે રાત પાણીમાં વિતાવીને સૂર્ય દર્શન કરે તેમાં જો હિમાલયની આસપાસ રહેનારાને પાણીમાં રહેવાનું કહેવાય અથવા શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી પડતી હોય ત્યારે પાણીમાં રાત વિતાવવાનું કહેવાય તો તે કરનારાનું મરણ જ થાય માટે દેશકાળ આદિને જાણી વિચારીને પાણીમાં રહીને રાત વિતાવવાનું પ્રાયશ્ચિત કહેવું એ રીતે ઉમરાદીમાં પણ જાણી લેવું સહજાન સ્વામી મહારાજની જય